લાલ વાવટો થોભો કોઈ આપણી સામે લાલ વાવટો ધરે તો તે આપણી ભૂલ છે જગત વાંકું નથી આપણા વાંકથી એ લાલ વાવટો ધરે છે માટે આપણે પૂછીએ કે ભાઈ અમારી શી ભૂલ થઈ છે તો એ કહે કે આ તમે દસ દિવસ પછી જવાના હતા ને સાતમે દિવસે કેમ જાઓ છો તો અમે ખુલાસો કરીએ પછી તે લીલો વાવટો ધરે ત્યાર પછી જ અમે જઈએ ભૂલને તો ભૂલ કઈ ભાંગવી તો પડશે જ ને એ ભૂલ જો સામો ના ભાંગે તો આપણે જ ભાંગવી પડશે ને અમને કોઈ લાલ વાવટો ના ધરે ને ધરે તો અમે પૂછીએ કે શી વિગત બની શાથી લાલ વાવટો ધરે છે લોકો તો લાલ વાવટો ધરે એટલે બૂમાબૂમ કરે એટલે આ જંગલી છે તું શું કામ ઊંધું કરે છે આ લાલ વાવટો ધર્યો માટે દેર ઇઝ સમથિંગ અમને તો નાના છોકરા પણ દબડાવી શકે જગતના લોકો લાલ બાવટો ધરનારને કહે કે તારામાં આમ નથી ને તું તો આવો છે અક્કલ વગરનો છે ને આ મોટા અક્કલના કોથળા વેચવા જાય તો ચાર આનાએ ના આવે અમારામાં પહેલેથી અક્કલ ઓછી અમે તો અબુધ કહેવાઈએ આ તો આપણી ભૂલ છે તેથી લાલ વાવટો ધરે છે એને ખુલાસો કરીએ તો તો તે પછી જવા દે